દોષ એને તો બધું કરી લેતું આખી લિંક તોડી નાખે છે જે નરમી થાય ત્યાં સુધી લિંક બની છે તે નરમી જાય તો હજી કોણ ઉચકશે તે લિંગ છે પછી એને શું કહો ઉચક ના મળ્યો પછી એને શું કહો ઉચકશે ચિંતા કોઈ કરતું જ નથી નહીં હું આપી દે આત્મા પછી પાકા પણ આમ બહુ આ ભજનમાં લોકોને મને કહેતા હતા કે તમે તો બિલકુલ નિસ્વાર્થ નથી મારા જેવો સ્વાર્થી વર્લ્ડમાં કોઈ પાક્યો નથી આ હું એકલો સ્વાર્થી એટલે સ્વનો અર્થ મારો જે સ્વનો અર્થ તમે તો પરાર્થી છો પારકા હર છો છો છોકરા તમે તમે ભણીએ ફરો આખો દાડો કે જાણી છે બે વખત પેલા તેની ભણીએ ફરે ફરે ત્યારે છતાં મળવા છતાં ખોડવું કે ખોડાવે આપણે એવું મળવા જ મને જો થોડા બે બળદ આખો અને પછી તેલ ખાય બધા છોકરા બધા એવું આ ફરાર છે ત્યાં જીવન લાઈફ કરવું માટે સ્વાર્થને માટે સ્વને માટે સ્વાર્થી થયું નથી આ જે સ્વાર્થી છે ને એ તો ફરારથી કહેવાય પાકા હારું મોન આવો બાપા અને એ જાય નહીં ને સીધા સીધા આગળ બિસ્કીટ બેસી લઈને આવ્યું હું કહું છું તમે તમારે ફોટો ફોટો રાખશે કે ના ના એટલે ખબર પડે રાખે છે રાખે છે તમારા બાપા રાખ્યો તમે ના કોઈ ના રાખે ચક્કો રાખો તમારા બાપાનું તમે એના કોઈ કોણ તમારા બાપાનું નામ તો લખતા હતા પણ છોકરા નામે લઈ લીધું દેખાય છોકરા નામે તમે તો ઘરના મારે બાપનું નામે લખતા હતા અથવા બાપનું નામ એવું લઈ કોના હારું જોયું પડશે વાંચો છે આપણી ફરજ છે એમને કલા બહુ બહુ મોટા કલા પરભારે માની કેવું આ દેશને જ પરભારે માનવા જોઈએ કે પરભારે કેટલું બધું નબળાવો ધોળાવો છે ત્યાં પણ પેટમાં તો ગીરવું રહે આમ આપણે આખી જિંદગી ઊંચી ગ્રસ્તો ઘર કે આપણે કઈ બી આટલું ગ્રસ્તી કરવું આપણે આવું ના રાખ્યું નારાયણ ભટ્ટ કે આબુ રાખે ક્યાંથી કરી ગયો રસ પૂરી બધું હતું ત્યાં બહુ સરસ રસ છે બહુ સરસ રસ છે અભિપ્રાય વાત વાત કર્યા શું થયું કરી સારી કરી બહુ ખરાબ છે સારી છે સારી છે એવો એવા અભિપ્રાય બસ બે જાતના અભિપ્રાય બોલે એક રાગનો ને એક દ્વેષનો એ અભિપ્રાયથી આ બધું ઊભું થયું ખાવ પીવાનો વાંધો નથી અભિપ્રાય ના હા છોકરા માટે અભિપ્રાય બેઠો એક દાડો ખરાબ બેઠો બીજા બેઠો બહુ ખરાબ છું બહુ ખરાબ છું બધી ખરાબ હતો કઈ જાતનો ન્યાયાધીશ હું ચક્કર ન્યાયાધીશ છું કાયમ માટે બધા બધા કેસમાં ગુનેગાર હોય કઈ જાતનો ન્યાયાધીશ થઈ બેઠો છું માફ થયો એટલે પણ એને એને આ અભિપ્રાય બેસી ગયા એટલે પોતે પરવશ થઈ ગયો શું વિદ્યુત રાખવાનું ના કહ્યું છે કે રસ રસની ઉપર વિદ્યુત ના રખાય કે આ રસ સરસ છે અને ઘણી ખારી છે વિદ્યુત ના રખાય મેં તો વળગી પણ છે આ બધું જગત બધું વળગી પડેલું છે સારું કર્યું કે રાગ થયો અને ખરાબ થયો કે દ્વેષ વળગ્યું એનાથી બધા ભૂતો છે આમ થયા છોકરો છે તે કોલેજનો છોકરો એક મિત્રને મિત્ર સ્ત્રી મિત્ર હોય તેને લઈને ફરતો હોય તો બાપ જોઈ જાય એટલે પછી બાપ એકલો હોય તો છોકરા કહે એટલે લખવું બરોબર પોતાને પોતાને જયારે ખબર પડે કે કોઈક દાડે મિત્ર છે ને દબાવ ઉઠતો દેખાડે જોવામાં આવી જાય તારે એક મારા બાપ કહેતા લખું મારા લખું જ છે તારથી છૂટું પડવા પડે પણ લફરું જાણે એ છોકરો કે આ લફરું છે તારથી છૂટું પડવા મળે જ્યાં તાર છૂટું થઈ જાય મહિને બે મહિને ચાર મહિને પણ છૂટું થઈ જાય લફરું જાણે કે છૂટું થઈ જાય સાયન્ટિફિક કાયદો એને જ્ઞાનમાં બુજે લખવું પાપ ઘણા છે લફડું છે કેવાલા જ્ઞાનમાં આવ્યું નથી એટલે એમ જ જાણે ભાઈ મિત્ર છે બહુ સારી છે એમ તો બાપા ઊંધું દેખાય પણ જયારે પોતાને અનુભવ થાય કે આ બાપા કહેતા તે લફડું છે તારથી એ છૂટું પડવા મળે પછી એ લફડું કે ને છોકરો લફડું કે ને પછી આપણે એની માટે કચકતી કરવાની આપણે ભાઈ એને જ્ઞાન થઈ ગયું હું કહેતો તો લફડું જે જ્ઞાન મને હતું એ જ્ઞાન એને થયું હવે વાંધો નથી જ્ઞાન થઈ જવું છે લફડું છે શું થયું છે જ્ઞાન છૂટું જ પડતું જાય નિરંતર છૂટું પડતું થાય તો કહે ને ભાઈબંધે બહુ પચી વર્ષ હોય પણ જ્યારે જયારે પોતાનો જગા ભટકો લાગ્યો એટલે સમજાય કે પોતાનું વસ્તુ છે પછી ઉપર ઉપલબ્ધ દેખાવતી રાખે પણ એમ તો બધું છૂટું થઈ લફરું જોણાય થાય લફરાનું જ્ઞાન કરવું જોઈએ તેઓ આ મનવચન કારણે લફરા વળી ગયા છે માર ખવડાય ખવડાય ખવડાય કરે છે કેટલો માર ખવડાય એક એક કલાક થી રીતે કાઢવો લોકોને મુશ્કેલી હોય છે જ્યારે મન નવરું પડે છે ને કામ ધંધો હોય ત્યારે કશો વાંધો નથી પણ જ્યારે નવરું પડે આખો દાડો કામ જ હોતું નથી ફરી આખું દાડો કામ હોતું જ નથી ને પછી જ્યાં મૂકે તે એક એક છે કલેક્ટર હતા તે કહે હવે હું રિટાયર થયો હવે મને તો જુનાગઢ ઓફિસમાં હતો તો કામ હતું તો મારે બહુ સારું હતું ને આ તો મારાથી જમ્પ જ નહીં વર્ષ પીતે વર્ષે હું આ જપ્પા કરીને લઈ ગયો એ લફડાને તો કામ હોય તો લફડા પહોંચવા રહે તો આપણને ઠંડક પીરેવા દે પણ કામ ના હોય ખાઈ જશે લફડા તને માટે લફડાનો સ્વામી થઈ ગયા શું કહ્યું બોલાય ખા લફડાને પછી વાંધો નહીં આવે નહીં તો નવરું પડ્યું કે મારી કચ્છર કોણ રહે છે અને ભાઈ બયાસ કરે લોક કહે છે કે મારો જીવ બસ નતા લુગડા બાર જે જીવ ના બાર એ પણ શું કરે બિચારો કઈ જાય જીવ ના બાર આખો દાડો બસરા બસરા બસરા બસરા તેથી ને કરુણા આવે એમ છે આ તો બધા દેખાય મોડા પછી બધાને હું અંદર અડતા જોઈ મને દેખાય બધું આ શું છે હું આ તાગડો તગડો શું ભર્યા પણ ભગી નહીં રડ્યા કરે જય સચિદાન પ્રીતમભાઈ ના પાસે વાત ગમે છે બધી વાત ગમે છે આ બટન દબાવે શું થાય આ બટન બધે પેલું બટન દબાવી દે પંખો ચાલવાના બદલે કરી આ સાયન્સ છે એટલે ભાઈ શબ્દ શબ્દ ચાલવાનું એવું નક્કી કરે ને તો આ રાગે પડી જાય તમે સમજાય ને ડાક્ટરે ડાક્ટરે તમે તેડી લાયા ડાક્ટર રાગે પડી ગયું તમારું ના પડી હવે ડાક્ટર નું તેડી આવે છે આજે ડાક્ટર નું તેડી આવે છે વાંધો નહીં આવે છે લુણાણ શબ્દ શબ્દ નો આરતી તમે જેમ કહીએ ને એટલું બીજી કઈ પહોંચે નહીં કરવાનું પોતાનું ડાપણ નહીં રાખવાનું તો આગળ એ ધર્મ વાળી વસ્તુ તો જે લીટી મારી તે લીટી ચાલવાની વસ્તુ આ પછી કુદરત ના તારવા દે વસ્તુ જુદી છે ને આપણે પોતે દોડતા પણ કહ્યું છે વસ્તુ કુદરત ના તારવા દે ને ફરી જ્ઞાન આપવું પડે એવું જ નથી હોતું છતાં ફરી બે સારું છે મેં નીકળી જાય બધું ઉપાય નાખ્યું વ્યવસ્થિત શક્તિ બેટા શક્તિ વ્યવસ્થિત શક્તિ કામ કરી છે તે તમને બતાવું છું જે વ્યવસ્થિત શક્તિ ધરાવે છે આ જગત ને આખા જગત ને વ્યવસ્થિત શક્તિ એને ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહે છે તમે સમજાય ને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કોઈ એનો કોઈ કરતા છે નહીં અને કરતા વગર થયું નથી શું છે કરતા વગર થયું નથી સમજાય તમે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ પચાસ એવિડન્સ ભેગા થાય ને એકાવન ના થયો કે પેલા ભાઈ આવ્યા નથી એટલે આ બધું કોમ્પોક્યુલી પેલા આવ્યા કરતા થયું એટલે કે ભાઈ આજે નિમિત્ત બન્યા એટલે કરતા નિશ્ચિત કરતા કેવું કરતા વગર થયું નથી અને અમને કોઈ કરતા નથી પણ નૈમિત્તિક કરતા કેવું છે મારો કરતા હતો જોગદાર એ કરાવ તો આપણે પકડી લાવો તેના ઝઘડા કરી નાખો બધા દુઃખી કઈ જાતનો સત્તર છું એમ નાખે આપણે કે બધા એ રીતે ઘણી કરી અહીંથી માણસ મળી ગયો ને કે ત્યાંથી કરી વ્યવસ્થિત હોય છે કરી બંધ કેવું હા એને માતાના પેટે જન્મ જવાનું માતા દેવી કરી આવે તેવી કરી માતાના પેટમાં બધું ખાવા પીવાનું મળે બીજી કહ્યું પછી આગળ જન્મ્યા પછી બીજી કઈ દૂધ મળે બધું મળે બીજી કરીઓ કરી બંધ છે જુદી સંસ્થામાં જતા સુધી બધું કરી બંધ વ્યવસ્થિત છે અહંકારે કરીને કરીઓ બધી ફેક્ટરી કરીને નાખે છે કરીને આ બધું મોક્ષમાં વિચાર પણ એ ભટકી ભટકી મળી ગયા આનંદ અવતાર ભટકે છે બધું ચાર અણા કમાયા નથી મૂડીમાં આ મૂડી જે દેખાય છે એ મૂડી બીજી કોઈ બેંકમાં મળી આવે છે આ સિવાય કે બીજી બેંકમાં હોય આ દેખાય છે જ મૂડી શું મૂડી અનંત અવતાર ભટક્યા અનંત જે બધે સંતો પાર જણ હવે છે ને અનંત સ્વામી ની પાયા બેઠા છે તીર્થંકર ની પાસે બેઠા સોય આ વગર નથી બરોબર ને કારણ કે લારક રહી ગઈ હતી આ લગણીઓની એની રીતે છે આપણું બધું જમાનો સારી કિંમત નથી અને સતત ચટણી પેલી ભાવ પીધી તેની વ્યાજમાં પડી રહ્યો તમે સમજ ને જો આખો સાર ભાવ તો આપણે દરેક ઠીક છે આખું બધું એને ભોજે ભાવ ખેતી પડી ગયો ચટણી હાલ ભટકી રહ્યો છે થોડી ચટણી આ ઘેર પૂરો ના ચટણી ને લક્ષ્મી માતા કેટલો બકરી બકરી મરી જઈશ ક્યાં સુધી કરી દઈશ એટલે આ વ્યવસ્થિત નામે શક્તિ નિરંતર સૂર્ય ચંદ્ર બધું તારા બધું વ્યવસ્થિત રાખે છે એટલે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી છે ભાઈ પ્રેરણા કરે છે વ્યવસ્થિત કરે છે કારણ કે મનવચન કાયા વ્યવસ્થિત આપે છે તમે શુદ્ધતા જ થયા અને આ મનવચન કાયા આજે તમારી એ વ્યવસ્થિત તાપે પહેલા નતું પણ એને તાપે નહીં રાખતો પોતાના અહંકાર કરીને પોતે કરી દેતા હતા હું શું કર પહેલા હું જ અહંકાર કર્યો એટલે એને આખી રાત માર કરાયો રોજ પારાય બધું આનંદ અવતારનું ભણતો મણ અહીં જેટલા અવતાર નરકમાં જાય છે જેટલા અવતાર જણાવના આ ભટક ભટક ભટક હવે આત્મા જણાવે ભટક બાજુ આવે હા મેં જે આત્મા આવ્યો તે કાયમ નિર્લય પદ રહી શકે એમ છે અસંગ જ રહી શકે એમ છે મન વચ્ચે કાયાના સંગમાં અસંગ રહી શકે એમ છે જે ભરત રાજાને ઋષભદેવ ભગવાને જે જ્ઞાન આપ્યું હતું તે છે રોણીઓમાં રહેવાનું હતું એટલે તે જ્ઞાન તમને અક્ષરથી જ્ઞાન આપ્યું આખું વિજ્ઞાન છે આપણું કાંઈ ખબર ને એટલે વ્યવસ્થિત શક્તિ નામની કરે છે હવે આ હાથમાં પ્યાલો હોય વખતે તો મારા હાથમાં શક્તિ થાય એટલે હું પ્રયત્ન તો થાય છે ને આપણા ધાબા માટે પ્રયત્ન થાય તેમ છતાં પાડે ભૂટી ગયો આ લોકો શું કે તમે ખોલ્યો મને શું કે લોકો શું કે મને કે તમે બોલો તમે હું કોઈ નાટક શીખવી પ્રયત્ન કર્યો પણ બોલ્યો તમે અને જોયો તમે સરસ બોલ્યો જો આપણાથી ભાષા નિયમ ભાષામાં શું કહે છે વ્યવસ્થિત બોલ્યો એમાં એ નિમિત્ત બન્યો નિમિત્ત એ નિમિત્ત બન્યો ખબર ને માલ કરવાનું પેલા માલ પેલા દુકાનો વ્યવસ્થિતના નિયમથી તેમાં નિમિત્ત મને નિમિત્ત જે જગ્યા મળે અને પારો કેવાનો કરો બરોબર ને હવે છે ને વ્યવસ્થિત ના ખોલે તો આ લોકો રીતે કોઈ ભાઈ આ મારે જોરથી જોટો જોટો બીજો લડાવું બદનામ એટલે આ બધું થઈ રહ્યું આ વ્યવસ્થિત શક્તિ બધું તમારું કરાવી છે હવે તમારે કેટલી માગણી કરવાની જરૂર નથી તમારે સામે એ પ્રમાણે આ ટકરદાર વ્યવસ્થા હંમેશા ટકરદાર ટકરદાર આપણે જાણવાના શું કરી રહ્યા છે શું નહીં એટલે વ્યવસ્થિત હજાર રૂપિયા લઈ નીકળ્યા અને પણ બોર્ડ પરથી ક્લિયર ઓફ થી એટલે આપણે બધું તો રાખી દેવું પડે સમજે ને પણ પેલા જરાય મારી વાત છે એટલે આપણે મરચાં નાખી આપી જોઈએ આપણે જેવું વ્યવસ્થિત અને ઘેર જઈને કહી દઉં ભજીયા બનાવે જરા ઘરના પણ જ્ઞાન ના હોય એટલે એટલે ભજીયા બનાવીએ ખાઈએ જાણે કાપી કમાઈ રહ્યા છે એટલે આપણે ભજીયા બનાવીને ખાઈ જે વ્યવસ્થિત વ્યવસ્થિત જ કરે છે કેવું વ્યવસ્થિત અવ્યવસ્થિત ક્યારે પણ કરતો નથી વ્યવસ્થિત નેચરલ ન્યાય છે શું છે અને ગરીબન છે બધો નેચરલ ન્યાય છે આખો ન્યાય ન્યાય આપણે ન્યાય તો સાધન છે એટલે બોલવાનું નહીં તો ના બોલે હું કેમ નથી બોલતો મારું નામ ના રહ્યું સવાર આવશે અને અવતારમાં કંઈક ઝઘડા બધા કંઈ નામ રાખવા તો

તો બહાર માટે તમારે બહારનું ભોગવાનું તમારે જાણવું બહાર સંજોગો ઉભા થવા મળ્યા છે આપણે અંદરના ના અંદરના સંજોગો બગડતા ના દેવા જ્ઞાન આપ્યું છે ને નિરંતર સમાધિ રાખેલું છે તમે સમજાય ને અંદરના સંજોગ સીધા હોય તો બહારના સંજોગો બધા સીધા થાય છે તો અંદર સંજોગો બગડેલા હોય બહાર બધા સંજોગ ઉતરે નહીં એ આ નિયમ છે આ મુખ્ય નિયમાત છે બરોબર ને આ કોઈ પણ દુકાનદાર હોય ને એ એની માફો કરી કરી કહું કે તારા એના સંજોગો માટે તારી દુકાન જશે બગડશે તારું બગડાકાર સંજોગો ઉપાધિ મળતા ઉપાધિ નથી એટલે જેને માહિતી અજ્ઞાની ને મહી વાત બેઠો ને મહી બગડ્યું મહી ઉપર મહી અંતસ્કરમાં એના ઉપર પાઠ્યક્રમમાં થાય છે અંતસ્કરમાં જો જોતા એવું કઈ કોઈ બધું નથી ત્યાં ના તો બહાર નીકળો તમે આનંદ તો થયો છે ને એ આનંદ જ તમને બાજુમાં બધી ખુરશીઓ ઉડાડી દે છે મોટી દુકાન હતી ના તો રાખ્યો મેં કહ્યું અંદર અને રાતનું ધ્યાન તમારે આજ્ઞા કરે છે બધું બહાર લાગી મહેનત કરવા જેટલું બધું બધું બધા મળે આ બધા નથી માટે મહેનત થી નહીં મળતો અંદર ચોખ્ખું એનું અંદર જેટલું ચોખ્ખું એટલું બહાર કરવું કોણ કરે અંદર વહેલું થયું એટલે બગડી પાડે અંદર ચોખ્ખું રાખવું આ દાદા કરવો નહીં હવે આપણે મુસલમાન સુધારવા દેખાતી કઠણાય નહીં જાય મારા તમે આમ ભટક ભટક કરશો નહીં તો એ કઠણાય નહીં જાય અને તમારો ધારો વાત છે તમને ડાક્ટર સમજાવ્યા સંપ્રદાયિક માર્ગ છે કે પારસી ભણાવી છે કે મારી ભાષા બધા મુસલમાન પારસીને જોઈને બાકી વાણી હોય હોય બાકી ખેતરભાઈ બોલતા હોય ને તો દીકરભાઈ ઉઠી રહેતો પાછી વાણી પણ પાછી થઈ ગઈ પાછી પાછી થઈ ગઈ તમે થઈ ને અમેરિકા એકાંતિક આગળ બધું ઘટાડ્યા બધું એટલું કરવા કરે છે કોઈને ઘટાઈ ગયા નથી સંગીત તો પાટો પાના નથી સુભાષપુરમાં પડેલા હતા સુભાષપુરમાં બધા સંપ્રદાયો વૈષ્ણવ નિર્માણની બધા મુસલમાનો સુભાષપુરમાં પડ્યા છે ને એ ક્યારે અશુભને ઈચ્છે છે ફ્યુચરમાં શું ઈચ્છે છે બધું સુભાષમાં એ સુભાષ એ સુભાષ ઈચ્છા રાખે એ તો બધા બધા ધર્મ છે કર્યા સહી શું છે એનો શ્રેષ્ઠતાનો પુરાવો શું રહ્યો વિકાસ માર્ગે શ્રેષ્ઠતાનો શું પુરાવો વિકાસનો માર્ગ જેના ક્યાં કોઈ એટલે વાણી કોઈ માત્ર એ કોઈ જીવ માત્ર વાણી મારી નાખ્યો બધું સમજાવી ગયું બરાબર શું કહ્યું આ આપી દઉં આ સવારમાં વાંચવાનું લાગ્યો વિચાર વિનાયક વિનાયક વિચારવા કોઈને સાથે નહીં ખોટા કહેતા આ કોઈને ખોટા નથી આટલા બધા મહાત્મા કોઈ ખોટું નહીં હોય હોય પણ દાદાગીરી કરી બધાને રીત જુદી જુદી હોય દરેક માણસે રીત જુદી હોય રચન જુદી હોય પ્રકૃતિ જુદી હોય હા ઓળખવું પડે બધું કરવું પડે હા એ પ્રકૃતિ અનુકૂળ આવવું પડે અમે ઓળખીએ પ્રકૃતિ અને આ પ્રકૃતિ તેથી વિચારો અહીંયા શાંતિ રહી પણ અહીંયા બોજો એટલો બધો થઈ જાય તે રિલેટિવ રિયલથી જોજો કર્યા કરું આપણે સીધા નાખી દીધા હા બરોબર છે આપણે સીધા હે આપણે સીધા થવું જોઈએ હા અમે જ્યાં વાંક ગયા થયા અમે બીજાના વાંકા જોઈએ આપણે વાંકા અમે પોતે પહેલા સીધા થઈ ગયા લોકો કહેતા થાય ઘરે મને કે તમે સીધા કરે હા તો બહુ સારું સીધા કરી ના કરે એટલે તમારે તો આ બધું સમજે જાણો છો ને ભાઈ આપણું થાય છે બધું કોઈ આમ આ દુનિયામાં કોઈ સુધારી શકે એમ છે નહીં સુધારત છે કુદરત સુધારત છે કુદરત એટલે સાયન્ટિફિક સરકમ છે એવિડન્સ સુધારત છે તે બગાડે છે આ આ એવિડન્સ બગાડનારો કહેવાય જગતના લોકો અત્યારે બધા બગાડી રહ્યા આપણે પ્રયત્ન કરી ખોટું છે ઘરના માણસોને બગાડી રહ્યા સુધારવા માટે તો પહેલું પહેલું પોતે સુધરવું જોઈએ અને એવિડન્સ થવું જોઈએ સુધારવા માટે આ શું સુધારી શકે ના હવે એ બધું છોડી દીધું પણ આ વાણી વ્યાકરણ પુસ્તક થાય અને બહુ તારે દબાયેલું રહ્યું છે તો સુધીર ની પહેલું ઉઠશે એક દાડું સુધીર દેખાતું હોય સુધીર દબાયેલું એ દબાયેલું કામ નું સ્પ્રિંગ ની પહેલું ઉતરે એક દાડું શું થાય સરસ ને અને લોક લોક લોકનો ભાવ તો બિલકુલ એ રાખવો નહીં લોકનો ભાવ શું આપણે ચોરી ના કરવી બદમાશી ના કરવી ચારિત્ર ઊંચું રાખવું પછી કોઈ દુનિયાનું નામ જ કરી લેવું હું તો ખોટું કરે છે દુનિયાને એ તો જગતમથી વાતો કરવા મેં તો બહાર જ નથી આવ્યો એને ઢોંકણું એને એને ઢોંકણું નથી જગતની ચિંતા કરતી તમારે રાખવી નહીં હું તો આ તમારે બોલાતી ભવાય લોક જાણી જાય છે લોક જાણી જાય બધા જાણી જાય તમારે ના બોલતા હોય તમે લોકોનું શું સુધાર્યું છે માણસ એક પણ માણસ ના સુધારે બાવા આધારે નહીં સુધારતા બધા એમના શિષ્ય બગડી જાય બાવાને બે વગર શિષ્ય તે નહીં સુધારી પોતે સુધરેલો હોય ધંધો થયેલો હોય તો સીધા પેલા મોટા સુકા ઉપર પેલા સીધા કરવા જાય એટલે આપણે સીધો કરવાની કઈ જરૂર નથી અને કુદરત સીધો કરશે કેવું અને બહુ સારા માણસ છે તમે પાસે લઈ ગયા ને સારા સારા માણસ ને ઊંચું તમને આ તમારો ભોગવ ચાલી પડે તમને તમને કરાવીએ કાઢી કારણ તેનું આ તમારે પૂછવું પડે માટે તમે આ બધી વાતને એને ભાગાકાર કરી નાખો બહુ સારા છે સારા છે સારા છે સારા છે હવે એ બધું વગર તમને બોલ બોલ ના કરી આપણે બધું કયા કરો એટલા હોય તારા ફોકસ કરો એટલે બંધ થઈ જશે કોઈના મોજ છે ઘાસ કરવાનું ઘાસ ખરાબ પચીસ છ ઓગણીસો પંચોતેર લાલા દર્શન બેંક ને પેલા બોલતા આવું આ બધી બુદ્ધિ અનમાની અનંતરતાથી માં છોડાયું માર કરાયું નિષ્પક્ષતા કોને કહેવાય તે જીવનું વિશે આપણા મહાત્મા બધા સમજી જાય પણ આવું જે બહુ વિચિત્ર આપણો ટક્યો બાકી અત્યારે બે બહેનો છે ને એ દીધો ભાન પણ થઈ જાય તો બીજાના કોઈ જોડે આપણામાં આપણું સાયન્સ જ નથી આપણું સાયન્સ જ એક્સેપ્ટ કરશે કોઈનો દોષ નથી દોષ ભણી જોવું એ જ એ જ અજ્ઞાનતા છે પાંચ દસ મિનિટ વિતાવજે આ ખોટું થયેલું છે દેખાય પ્રતિબંધ ગયેલું ઉડે પણ તારા ઘરના માણસ દેખાય બહારના એટલે મહાત્મા નહીં દેખાતા ઘરને તમે એવું દોષ જોઈએ દેશ ના દેખાય અંધારો નિકાલ કરવાનો આપણે દેશ કોઈનો હતો જે દોષ દેખાય તે જ દોષ પોતાનો થાય તે જ દોષ પોતાનો હા નહીં પોતાનો દોષ ના હોય તો પોતાનો સમાજ દેખાડે જ નહીં જે દોષ દેખાય છે પોતાનો દોષ છે અમારો દોષ અસર આમાં બધા પ્રગત આધીન છે આવું બધું પ્રગતિના આધીન છે પ્રકૃતિ આધીનના દોષને તો ભગવાન જોયા નથી પ્રકૃતિ તો આધીન દોષ સપદા મરા મરેલા નુકર્મ છે નુકર્મ દોષ દે બે માણસી દે બહુ થઈ આ લઈ તરત ખબર પડી આ થયેલું આ જોવાય છે તો ખોટું થયેલું છે તરત ખબર પડી જાય પ્રતિકોણ જોવાય જાય પાછું કરું છું ને ના હોય માથના બજારો જાણતા મુક્ત જાણતા દોષ લેવા હોય એની વ્યક્ત કરે તો વાંધો નહીં આત્મઘાત બહુ મુશ્કેલ ટકરાય મોટી મોટી નથી દેખાતો એ એનું એ ચાલે છે અત્યારે કે અભિપ્રાયોનો નિકાલ પછી ખેંચનો નિકાલ પછી અહંકાર જ્યાં જ્યાં અહંકારના એડજસ્ટમેન્ટો છે ત્યાં ઘનચક્કરના એડજસ્ટમેન્ટો એટલે એવી રીતે એને તોડી પાડીને બરોબર એટલે એ પછી આ રીતે સામાયિકનો ઉપયોગ એને વારંવાર સમજૂતી આપી આપીને બરાબર છે સારું કરું છું પણ આ આ ચેતવણી ક્યારે શું કરવું કહેવાય એટલે ત્યારે અમે અમુક ભાવ કે વધારે ભાવમાં વિશેષ વધતા જ નીકળી ગયા કારણ કે એનાથી અર્થ અવરો થઈ ગયો તો બધું ચાલે છે જો અંકર અવરું મળ્યું તો એવું નહીં ચાલે જો અવરું આમનું પડી ગયું તો એવું નહીં ચાલે તો એટલે સામાન્ય ભાવ રહી ગયો ડ્રાઈવર જોઈ લેવાની જરૂર છે દવા છે દવા <laughs> છે છે દેખાય સત્સંગ દાદા જાતે કરીને ના દેખાય પણ સાંભળેલું હોય ને આના તરફથી વધારે સાંભળવા મળે મને એટલે પછી એમ બેસી જાય એટલે પછી એ દ્રષ્ટિથી દેખાય કે જો આને કહેલું એવું જ છે એટલે પછી તરત જ અંદર જાગૃતિ હાજર થાય કે હા તરત જ હાજર થાય કે ઓ આ તો એવું જે થતું હોય ને તો તારે સાંભળવું નહીં કોઈ બરોબર કોકના હબર હબર તારું છતાં બેસી જતી હોય તો એ માણસને હબળું જ ના જોઈએ બરોબર કારણ કે પોતાની દ્રષ્ટિ દોષ નહીં દેખાતો એ સારું છે પોતાની બુદ્ધિ ઉભી નહીં થતી પણ કોકની માં મુશ્કેલી ઉભી થઈ એટલે સાંભળવું નહીં એક નક્કી કરતી આ તને આજ્ઞા આપી નહીં તો બસ તું છે તે ઘણા વખત છ છે એક જ દાડો છે તે તમે પાડી દે કોઈનો ઈરાદ ના હોય પણ પડવાને બધા લપસવાના સાધન બધા બહુ ભોગ દેખાડ દ્રષ્ટિ બે જાય નહીં અને એટલે આમ આમ તો ઘણું કરીને મારી પોતાની અમુક હોય કે આ પૂજ્યમાં ધારેલા હોય એટલે એ પ્રમાણે પેલું એને છેકતો જવું પણ છતાં એ મેં બેસી ગયો એટલે અઠવાડિયા પછી કોઈ સંજોગ ઊભો થાય ત્યારે આનું જ્ઞાન હાજર થાય કે આવું જ ઊભું થયું એ દ્રષ્ટિ ઊભી થઈ જાય પછી અમે વાત કરીએ તો જેથી દ્રષ્ટિમાં તમારી બદલાઈ ગઈ કોકની વાત કરી અંગ્રેજી વાત કરી કોકની દ્રષ્ટિ ગીરી છે બધા હવે મળકી ગયા વાત તો નૈમિતિક હોય છે જેની દ્રષ્ટિ બદલાય તેને માર પડે દ્રષ્ટિ કોઈમાં હિસાબ ના બદલાઈ જાય દ્રષ્ટિ સુતાકમાં આપી જતી રહી છે પાછી રહી ના સાંભળે નિવેદન દોષી બેટાની વાત સાંભળીએ પછી વરખ બનીએ આપણે તે દ્રષ્ટિથી બેસતો એ ના બેસા દઈએ બરાબર આપણી દ્રષ્ટિથી બેસતો કે આ છે તે ના બેસા દઈએ એ દ્રષ્ટિથી મિથ્યા છે દ્રષ્ટિથી જે કદાચ દોષ દેખાડે ગુણ દેખાડે એની દ્રષ્ટિ મિથ્યા છે આચરણ કરે છે નહીં તો આપણે અગર તે બધી પ્રોત્સાહન થઈ ગઈ વરસાદ એવું નથી માલ બહુ સરળ છે માસુતી હરકત કરતા નહીં ને પછી આવું રાખી રીતે ને મયુર ભાઈ એમના હોય તો મયુર ભાઈ એમ રાગે પડી ગયું થોડું পাবে কোন ছেলে যদি তার ঠিক করে নেবে আমাকে যাওয়া